હા જીજી દંડવટ પ્રણામ હા જે પ્રથમ સ્કંધ અધિકાર લીલા એમાં સ્કંધાર્થ જોઈએ તો શ્રવણ કરનાર શ્રોતા અને શ્રવણ કરાવનાર વક્તાના અધિકારનું વર્ણન એ આ અધિકાર લીલાનો સ્કંધાર્થ છે અને પ્રકરણાર્થ એટલે હિન મધ્યમ અને ઉત્તમ એવા ત્રણ પ્રકરણોવાળા આ સ્કંધની અંદર હિન પ્રકરણ જોયા પછી હવે આ મધ્યમ પ્રકરણના ચોથા અધ્યાય પછી પાંચમા અધ્યાયનો આરંભ આજે થઈ રહ્યો છે એમાં ચોથા અધ્યાયની અંદર વ્યાસજીની ચિંતાનું ચિંતાનું કારણ બતાવ્યું અને એના માટે જે ભાગવતજી જે થાય એ રચવાના પ્રસંગના રૂપમાં એ વ્યાસજીની ચિંતાનું નિરૂપણ કરવામાં આવ્યું હવે અહીંયા પાંચમા અધ્યાયમાં ભાગવતાર્થ પ્રકરણ પાંચમા અધ્યાયમાં વ્યાસે નારદને પોતાની આ ચિંતાનું કારણ પૂછતા નારદ તેમને ઉત્તર આપે છે એટલે જ્યારે વ્યાસજીએ ચોથા અધ્યાયમાં છેલ્લે વાત થઈ કે વ્યાસજીને ચિંતા થઈ તો એનું કારણ નારદે એમને પૂછ્યું તો એનો ઉત્તર અહીંયા નારદજી આપી રહ્યા છે નારદ કહે છે કે તમે એટલે કે વ્યાસજીએ ભગવાનના ગુણોનું ગાન કરેલું નથી તેથી તમને આ ચિંતા થઈ છે એટલે આટલા બધા વિભાગો બધા વેદ વગેરેના મહાભારત આદિ બધા શાસ્ત્રો કર્યા છતાં પણ વ્યાસજીની ચિંતાનું નિરાકરણ ના થયું એનું કારણ ભગવાનના ગુણોનું ગાન નથી થયું એ સમજાવ્યું એ એ રૂપે ઉત્તર આપ્યો નારદજીએ તેથી સમાધિથી ભગવાનનું ભક્તિ ઉત્પન્ન કરનારું ચરિત્ર જાણી તેનું સ્મરણ કરો એવું આ પાંચમા અધ્યાયના તેરમા શ્લોકમાં કહેવામાં આવ્યું છે તમારા અવતારનું પ્રયોજન જાણો અને ભગવાનના ચરિત્રનું ટૂંકાણમાં નિરૂપણ કરો કારણ કે ભગવાનનું ચરિત્ર વાણી અને મનથી પણ જાણી શકાય તેવું ન હોવાથી તેનું સંપૂર્ણ નિરૂપણ થઈ શકે એમ નથી પ્રભુનું ચરિત્ર એવું છે કે એને સંપૂર્ણ રીતે જાણી મનવાણીથી જાણી ન શકાય એટલા માટે એ પ્રમાણે સામાન્ય રીતે વ્યાસજીના પ્રશ્નોનો ઉત્તર આપી આરંભમાં કરવાના સાધનથી માંડી ફલ પ્રાપ્ત થાય ત્યાં સુધીના સાધનો અનુક્રમે કહેવા માટે દ્રષ્ટાંત તરીકે નારદજી પોતાનું ચરિત્ર પણ વ્યાસને આ પાંચમા અધ્યાયમાં કહે છે એટલે વ્યાસજીની ચિંતા થઈ એના પ્રસંગના કારણનું નિવારણ થાય ઉત્તરનો નિર્ણય આવે એના માટે નારદજી પોતાને ભક્તિ કેવી રીતે થઈ એનું પોતાનું ચરિત્ર પણ આ અધ્યાયના અંતમાં કહી રહ્યા છે એટલું અહીંયા ભાગવતાર્થ પ્રકરણમાં કહે છે હવે આગળ છઠ્ઠા અધ્યાયમાં નારદે કરેલ સાધનો સાથે તેને પ્રાપ્ત થયેલ ફલ કહે છે વ્યાસ અને નારદને શ્રોતા તથા વક્તા તરીકેના અધિકારની સિદ્ધિ એટલે આ જે મધ્યમ પ્રકરણ છે એમાં વ્યાસ અને નારદજીને શ્રોતા વક્તાના અધિકારની સિદ્ધિ કેવી રીતે થાય છે તેનું નિરૂપણ આગળ કરે છે કે આ મધ્યમ પ્રકરણમાં વ્યાસને અને નારદને શ્રોતા અને વક્તાના અધિકાર અનુક્રમે પ્રાપ્ત થયાનું જણાવેલું છે વ્યાસને પોતાના વેદના વિભાગ કરવા વગેરે કાર્યોથી પ્રસન્નતા પ્રાપ્ત ન થતા ખેદ થયો એ વૃત્તાંત તેમનું ભગવદીય હોવાનું દર્શાવે છે કારણ કે જે ભગવદીય ન હોય અને ભગવાનથી ઉદાસીન હોય તેને ભગવાન એવી રીતે ખેદ ન કરાવે એટલે જો ભગવાનથી કોઈ ઉદાસીન છે તો પછી એને એ કાર્ય જે ન થયું સારી રીતે સંપન્ન ન થયું એ કાર્ય સંપન્ન સારી રીતે ન થવા માટે એને પ્રસન્નતા પણ ન થાય તો એના માટે એમ કહી રહ્યા છે કે અહીંયા વ્યાસજી ભગવદીય છે એ બતાવે છે કારણ કે એમને ખેદ થયો છે તેથી વ્યાસ ભગવદીય છે એમ પાંચમા અધ્યાયમાં વીસ એકવીસ શ્લોકમાં જણાવ્યું છે ભગવદીય હોવું એ મધ્યમ અધિકારવાળાનું ફલ છે જ્યારે ભગવતપણું પ્રાપ્ત થવું એ ઉત્તમ અધિકારવાળાનું ફલ છે શું કે ભગવતપણું પ્રાપ્ત કરેલ અને રાજા પરીક્ષિત પણ તેમના જેવા જ થયેલા નારદ પણ ભગવદીય થયેલ એમ પાંચમા અને છઠ્ઠા અધ્યાયમાં જણાવેલું છે આજે ભાગવતાર્થ પ્રકરણ થઈ રહ્યું છે એમાં થોડુંક છઠ્ઠા અધ્યાયના વિષયમાં પણ નિરૂપણ આવી રહેલું છે ભગવદીયપણું બે પ્રકારનું છે આજે પાંચમા અધ્યાય અંતર્ગત ભગવદીયપણું બતાવી રહ્યા છે તે ભગવદીયપણું બે પ્રકારનું છે એક તો ભગવાન પોતાના કાર્ય માટે આરંભથી જ કોકને ભગવદીય કરે ત્યારે તેને સાધન કરવાની જરૂર નથી રહેતી એટલે પ્રભુ જેના ઉપર કૃપા કરી અને કોઈને જો ભગવદીય કરે તો હવે એને સાધન કરવાની જરૂર નથી રહેતી અને બીજા પ્રકારનું ભગવદીયપણું કે બીજા જે સાધનો એટલે આવા જે નથી બીજા એટલે કોણ કે જેમના ઉપર ભગવાને આરંભથી એમને ભગવદીય નથી કર્યા એવા બીજા સાધનો કરી ભગવદીયપણું પ્રાપ્ત કરે છે એટલે એક ભગવત કૃપાથી ભગવદીયપણું અને એક સાધન દ્વારા પ્રાપ્ત થતું એમ અહીંયા બે વાત બતાવી સાધનો કરી ભગવદીય કેવી રીતે થવાય તે જણાવવા નારદ પોતાનો વૃત્તાંત કહે છે આ અધ્યાયની અંદર સાધનો દ્વારા ભગવદીયપણું ભક્તિનો મહિમા એમાં કેવી રીતે થાય એના માટે નારદજી પોતાનો વૃત્તાંત કહે છે પોતાનું ચરિત્ર આ સાધનોમાં પ્રથમ સાધન સાધન સત્સંગ છે પછીનું સાધન જીવના સ્વરૂપનું જ્ઞાન અને ભગવાનના સ્વરૂપનું જ્ઞાન છે પછી ભગવાનનો અનુભવ થાય છે કે ભગવાન સર્વત્ર હોવા છતાં પ્રકાશતા હોવા છતાં પ્રકટ થતા નથી એવો તેમનો માયાનો પ્રભાવ છે આ રીતે અહીંયા આગળ ત્રણ વસ્તુ બતાવી કે સાધનોમાં એક સાધન સત્સંગ બીજું જીવ અને ભગવાનના સ્વરૂપનું જ્ઞાન અને ભગવાનનો અનુભવ કે સર્વત્ર છે છતાં પ્રકાશતા નથી તેથી ભગવાન સર્વત્ર પ્રકાશતા હોવાને લીધે તેમની પ્રાપ્તિ કરવાના વિષયમાં કાંઈ કરવાપણું નથી એવો ભગવાનનો અનુભવ થાય છે આ આ વચન નથી સમજાઈ રહ્યું આગળ પણ એક વચન એવું છે કે જે નથી સમજાઈ રહ્યું એ પ્રમાણે પોતાને ભગવાનનો અનુભવ થયો ત્યાર પછી માત્ર ચિહ્નોથી ભગવાનનો અનુભવ થાય તે નિરર્થક હોવાથી પોતાને ભગવદીયપણું પ્રાપ્ત થયા પછી પણ હું નારદ છું એમ માનતા હતા એટલે આ અધ્યાયમાં જ્યારે આગળ નિરૂપણ આવશે ત્યારે એમને ભગવાનનો અનુભવ થયો એમને માત્ર સ્ફૂર્તિથી એમને અંતઃકરણમાં એમને પ્રેરણા થાય છે એવી રીતે એમને ભગવાનનો અનુભવ થાય છે અને તે નિરર્થક હોવાથી પોતે ભગવદીય પણ એટલે ભગવદીય પણ એમને પ્રાપ્ત થયું છતાં પણ એ પોતે હું નારદ છું એવું માનતા એ દૂર થાય એટલે હું ભગવાનનો દાસ છું એવી માન્યતા થાય તે માટે કર્મો ભગવાનને સમર્પણ કરવાનું ચોથું સાધન કહ્યું એટલે ત્રણ સાધન આગળ ગયા સત્સંગ જીવ સ્વરૂપ ભગવત સ્વરૂપ જ્ઞાન અને ભગવાનનો અનુભવ અને એની સાથે ચોથું સાધન કહ્યું કે કર્મ ભગવાનને અર્પણ કરવા ત્યારે તેમને ભગવાનનો સમાધિમાં અનુભવ થયો પછી ભગવાનના વચનથી તેમને ભગવદીયપણું પ્રાપ્ત થયું આવું જ નારદે વર્ણન આ પાંચમા અધ્યાયમાં નારદજીએ આનું વર્ણન કરેલું છે હવે જે આગળ જે આવી રહી છે શંકા અને એનાથી એમાં મને એવું લાગે છે કે છઠ્ઠા અધ્યાય અંતર્ગત આવી રહ્યું છે તો એને એને પણ વાંચવા વાંચીને સમજવાનું છે કે પછી હા જી જી જે જે આમાં બે વસ્તુ આમાં નથી સમજાઈ રહી એક તો ભગવદીઓ હોવું હા ભગવદીઓ હોવું એ મધ્યમ અધિકાર વાળાનું અને ભગવતપણું પ્રાપ્ત થવું એ ઉત્તમ અધિકાર તો ભગવદીય અને ભગવતપણું આ બંનેમાં શું અંતર એવું છે કે જેના કારણે ઉત્તમ મધ્યમનો ભેદ થયો તો આપણે આમાં જોઈશું ને આગળ પ્રસંગ આપોઆપ સ્પષ્ટ થઈ જશે આ વાત આગળ આવવાની છે સ્પષ્ટ થઈ જશે જી જી જી પણ સામાન્ય રીતે આપણને સમજવું હોય તો ભગવત ધર્મનો આવિર્ભાવ થઈ જવો એ ભગવતપણું છે અને પ્રભુને સમર્પિત થવું આત્મનિવેદિત થવું એ ભગવાનના થવું એ ભગવતીય છે કે પોતાને ભગવદીયપણું પ્રાપ્ત થયું ને ત્યાર પછી પોતે હું નારાજ છું એમ માનતા હતા અને એ દૂર થાય એના માટે એમણે આ ભગવાનને સમર્પણ કરવાનું સાધન કર્યું પછી એમને ભગવત સંસ્થા તો ભગવદીયપણું કરતા ભગવતપણુમાં સ્પષ્ટ સમર્પણ હા જીજી કરું છું આગળ પાંચમો અધ્યાય પાંચમા અધ્યાયમાં અધ્યાય પાંચમો ભક્તિનો મહિમા ચતુર્થી સર્વધર્માણામ સંદેહો વિનિરૂપિત નિરૂપ્ય તે ભક્તિ માર્ગે પંચમે તસ્ય નિર્ણય ચોથા અધ્યાયમાં સર્વધર્મો સંબંધી સંદેહ કયો પાંચમા અધ્યાયમાં ભક્તિ માર્ગમાં થતો તેનો નિર્ણય કહેવાશે એટલે અહીંયા જે સર્વધર્મ સંબંધી જે વાત કરી એમાં પાછળ એટલે ફૂટનોટમાં એમ કહ્યું છે કે ધર્મથી ફલ પ્રાપ્ત ન થયું તેથી તે હલકો અને જે કહેલ રીતે કરવાથી તે ઉત્તમ થાય તેવો સ્વરૂપ સંબંધી સંદેહ એટલે આમાં જે વ્યાસજીને ચિંતા થઈ અને એમને જે સંદેહ રહ્યો એમનું પ્રસન્નતા ન થઈ એને એ સંદેહ કયો અને ભક્તિ માર્ગથી એનો નિર્ણય હવે આ પાંચમા અધ્યાયમાં એમાં કહેવામાં આવશે કે જે ભગવાનના ગુણોનું ચરિત્રનું વર્ણન કરવું તે એવું સમજાય છે જે આમાં ઉટ્ટંકનમ મધ્યમત્વાદ દ્રષ્ટાંતસ્ય પ્રદર્શનમ આદાવંતે નિર્ણયાર્થમ હેતુત્વાદ ઉત્તરસ્ય હિ મધ્યમ અધિકારી હોવાથી આરંભમાં વ્યાસના ખેદનો ઉલ્લેખ કર્યો અને અંતમાં નારદે પોતાનું દ્રષ્ટાંત કહ્યું તે નિર્ણય થાય તે માટે ઉત્તરના કારણરૂપ છે એટલે વ્યાસે કરેલ ધર્મ હલકા હલકા હોવાનો નિર્ણય એટલે જે ભગવાનના ચરિત્ર સિવાય જે પણ કંઈ કર્યું એનો એ અહીંયા આગળ મધ્યમ અધિકારીના કારણથી લાગી રહ્યું છે એવું સમજાય છે જે મધ્યમ અધિકારીથી અહીંયા કહ્યું કે વ્યાસ મધ્યમ અધિકારી હોવાથી જે ત્રણ નંબરની ફૂટનોટ કરી છે એમાં કે વ્યાસ મધ્યમ અધિકારી હોવાથી આરંભમાં તેમના ખેદનો બે થી ચાર શ્લોક થી ઉલ્લેખ કર્યો અને પછી ત્રેવીસમાં થી આરંભી પોતાનું દ્રષ્ટાંત કહ્યું એ નારદનો ઉત્તર નિર્ણય કરાવનારો થાય તે માટે છે એટલે વ્યાસજીને જે ખેદ થયો તેનું શરૂઆતમાં વર્ણન કરવામાં આવ્યું અને પછી પાછળથી નારદજી પોતાનું પાછળના અધ્યાયમાં નારદજી પોતાના ચરિત્રનું વર્ણન કરશે એ ઉત્તરનો નિર્ણય જે વ્યાસજીને ઉત્તર આપવામાં આવ્યો એ ઉત્તરનો નિર્ણય કરી શકાય તેના માટે આ કહેવામાં આવ્યું છે એમ કહી રહ્યા છે ગયા અધ્યાયમાં નારદની પૂજા કરી એમ કહેલું છે તે પ્રસંગે સાચું પૂજન વગેરે કર્યા વિના નારદ પ્રશ્ન કરે છે એમ જુદા આરંભથી સૂતજી કહે છે એટલે ગયા જે ચોથા અધ્યાયમાં જે છેલ્લો શ્લોક થયો એમાં મુનિ એકદમ ઊભા થઈ અને ત્યાં આગળ આવેલા દેવપૂજ્ય નારદનું એમણે જે પૂજન કર્યું એટલે નારદજી પૂજન કરે આવકાર આપે ત્યાં સુધીમાં તો ત્યાં આગળ આવી જ ગયા છે અને એમને પૂછી રહ્યા છે એ જે વાત કહી એને અહીંયા આગળ હવે આગળ કહી રહ્યા છે સૂત કહે છે अथ तं सुखमासीन उपासीनं बृहच्छ्रवः દેવર્ષિ પ્રાહ વિપ્રસિમ વીણા પાણી પછી ઘણી કીર્તિવાળા હાથમાં વીણાવાળા સુખપૂર્વક બેઠેલા દેવર્ષિએ હસતા હોય તેમ પાસે બેઠેલા તે વિપ્રસિને પૂછ્યું તમ તેને એટલે પહેલા કહેલા ગુણવાળા વ્યાસને ઉત્તરનું સંપૂર્ણ જ્ઞાન હોવાથી ભયરહિત સુખપૂર્વક બેઠેલા દેવર્ષિએ પૂછ્યું એટલે જે ગુણ પહેલા કહેલા ગુણવાળા એટલે ઉત્તમ ગુણવાળા જે વ્યાસજી છે તેમને ઉત્તરનું સંપૂર્ણ જ્ઞાન હતું તેથી તેઓ ભય રહિત સુખપૂર્વક બેઠા હતા એમને દેવર્ષિ એટલે કે નારદજીએ પૂછ્યું ઉત્તર માટે પ્રશ્ન કરવા પાસે બેઠેલા વિપ્રસિંહને પૂછ્યું ઉત્તર માટે પ્રશ્ન કરવા પાસે બેઠેલા વિપ્રશીને પૂછ્યું એટલે નારદ વ્યાસજીને ઉત્તરનો જોઈતો હતો અને એના માટે બેઠા હતા એટલે એમણે વિપ્રશીને પૂછ્યું નારદજીએ વ્યાસજીને પૂછ્યું મોટા પુરુષની હલકાઈ જણાવનારો પ્રશ્ન સાધારણ માણસે કરવો યોગ્ય નથી તેથી ઘણી કીર્તિવાળાએ પૂછ્યું જે જે અહીંયા જે ઘણી કીર્તિવાળા કહ્યું છે ને એ મૂળ શ્લોકમાં ક્યાંથી આવ્યું એ નથી સમજાઈ રહ્યું બૃહદ શ્રવાહાથી સમજવાનું એ નથી ખ્યાલ આવી રહ્યો નારદ હા બૃહદ શ્રવાથી સમજવાનું નારદ ઘણી કીર્તિવાળા હોવાથી અથવા નારદે કહેલામાં વ્યાસને વિશ્વાસ રહેશે એમ જણાવવા એ વિશેષણ યોજેલું છે એટલે નારદજીની ઘણી કીર્તિ છે એમ કહો અથવા તો નારદજીએ જે કહ્યું છે તેમાં વ્યાસજીને વિશ્વાસ રહે એના માટે આ ઘણી કીર્તિવાળા એવું નારદજી માટે વિશેષણનો પ્રયોગ કરવામાં આવ્યો છે દેવર્ષિ એટલે દેવોને પણ દેવ બનાવનાર મંત્રોના જોનાર નારદ હતા તે અલૌકિક જ હોય વિપ્રસી એટલે પશ્ચિમ બુદ્ધિવાળા વિપ્રોને ઉપાય કહેનાર અથવા સર્વને પૂર્ણ કરનાર વિપ્રોને પૂર્ણ કરનાર એટલે જે વિપ્ર દેવર્ષિ એટલે દેવોને દેવોને પણ દેવ બનાવનાર જે મંત્ર છે તેના જોનારા એ વિપ્રર્ષિ નારદજી અને દે દેવર્ષિ નારદજી અને વિપ્રર્ષિ એટલે જે બુદ્ધિમાન વિપ્રો છે બુદ્ધિમાન તેમને પણ ઉપાય જણાવનારા અથવા તો સર્વને પૂર્ણ કરનાર વિપ્રોને પૂર્ણ કરનાર એવો અહીંયા આગળ દેવર્ષિને ને અર્થ કર્યો ભગવાનના સંબંધવાળા ધર્મોનું ઉત્તમપણું જણાવતા હોય તેમ હાથમાં વીણા રાખી પોતાનો સમય પ્રાપ્ત કરીને પ્રભાવવાળા વિકસતા મુખવાળા નારદ હસતા હોય તેમ લોકોએ જોયા આટલું જે જ્યાં અહીંયા આગળ સંપન્ન થયું સમય એવા આવી ને કે દેવર છે એટલે દેવોને દેવોને દેવોને પણ દેવ બનાવનાર મંત્રો ના જોનાર એટલે શું એટલે દેવતાઓ વગેરે હોય તો એ લોકો તો એ પોસ્ટ ઉપર છે ને તેમાં બનાવનાર ગડબડી છે અથવા અનુવાદમાં દેવર્ષિ આ જે મૂળનું વચન છે એનો અર્થ કરી રહ્યા છે દેવાનામ અપી દેવ પ્રતિપાદક મંત્ર દ્રષ્ટા જે દેવતાઓ છે એ સામાન્ય રીતે મંત્ર દ્રષ્ટા હોય છે પણ દેવ પ્રતિપાદક મંત્ર દ્રષ્ટા દેવનું પ્રતિપાદન કરનારા જે મંત્રો છે એના પણ દ્રષ્ટા નારદજી છે દેવોએ બનાવેલા મંત્રો ના જોનાર એવું હોવું જોઈએ મતલબ દેવોએ જે મંત્રોનું પ્રતિપાદન કર્યું છે એને જોનાર એવું ના આમાં કેવું લખ્યું છે દેવોને પણ દેવ બનાવનાર એટલે આ શું છે કે સમસ્યા એ છે દેવાનામ અપી દેવ એવો જો તમે એને બ્રેકઅપ આપો દેવ પ્રતિપાદક અંતરાનામ દ્રષ્ટા મૂળ આ રીતે અહીંયા આપેલું છે હવે તમે એને વાંચો કઈ રીતે બ્રેક જો દેવાનામ અપી દેવ તો દેવના પણ દેવ એમ અને જો એને જો સાથે રાખો છો તમારા દેવાનામ અપી દેવ પ્રતિપાદક દેવ પ્રતિપાદક મંત્ર દ્રષ્ટા બંને હોઈ શકે દેવમાં પણ દેવ એમ દેવર્ષિ છે એટલે દેવર્ષિ હોવાને કારણે ઋષિ બંને જાતના છે કે દેવ ન હોય એવા પણ ઋષિ છે અને જે દેવ હોય એવા પણ ઋષિ છે તો આ દેવર્ષિ નારદ છે એ અર્થમાં અહિયાં એમનું દેવત્વ પણ છે એટલે દેવમાં ઋષિ છે એનો અર્થ શું કે ઋષિ મંત્ર દ્રષ્ટા હોય તેને કહેવાય છે તો તેવા જાતના મંત્રના દ્રષ્ટા તો દેવ પ્રતિપાદક મંત્ર દ્રષ્ટા દેવનું પ્રતિપાદન કરનારા જે મંત્રો છે એના દ્રષ્ટા એવા છે નારાયણ ના એવું નહીં એટલે મુખ્યત્વે આ તો છે જ આટલું હોય તો વિપ્ર છે વિપ્ર નો અર્થ લીધા સામાન્ય આપણે વેદાભ્યાસ હવે વિપ્રહ જેનો વેદનો જેનો અધ્યયન કરેલું હોય વિપ્ર કહેવાય એટલે બ્રાહ્મણ છે એને પછીથી અકલ આવતી હોય છે હા સામાન્ય રીતે એવું કહેવાય કહેવાય સમય વીતી જાય પછી આવું કર્યું તો સારું થાય આવું પીધું તો સારું થાય હંમેશા પાછળનો વિચાર કરે એ બ્રાહ્મણ પાછળ એટલે મારી ગતિ દુર્ગતિ નહીં થાય પોઝિટિવ પૂર્ણ કરનાર બી છે સર્વને પૂર્ણ હા એ તો છે વિશેષ એટલે એક તો દેવતાઓના દેવતા અર્થ કેવી રીતે નીકળે મતલબ નારદજી માટે એ લીધેલો છે એવો એવું એમણે નથી લીધું આમાં એવું છે દેવર્ષિ એટલે દેવોને પણ દેવ બનાવનાર મંત્રોના જોનાર નારદ હતા આનું શું મિનિંગ થાય એટલે યા તો મતલબ જે રીતે મતલબ આમાં કાઢો એક તો દેવતાઓના દેવ અને બીજું કે દેવ દ્વારા પ્રતિપાદિત મંત્રો ના જોવા વાળા દેવતાઓના દેવતા એવો અર્થ નીકળે કે મામાથી આમાંથી ના નીકળે અહીંયા જે વચન છે ને મૂળ સુબોધનીજીનું એમાં પડશે હવે દેવ છૂટું છે કે દેવ પ્રતિપાદક મંત્ર દ્રષ્ટા એમ સમસ્પદ છે હવે અહીંયા જો નાનુલાલ ભાઈએ એને છૂટું કર્યું હોય તો એ એટલા માટે અયોગ્ય છે કે દેવાનામ દેવ વિભક્ત્યંત પદનો પ્રયોગ થવો જોઈએ એટલે વિસર્ગ અહીંયા હોવું જોઈએ એટલે એમણે માન્યું છે કે યા તો લખવામાં વિસર્ગ છૂટી ગયો છે એના કારણે એવું હશે એટલે દેવાનામ અપી દેવ અને આમણે સમસ્ત પાઠ લીધેલો છે કે દેવ પ્રતિપાદક મંત્ર દુષ્ટા વિસર્ગનો લોપ અહીંયા શક્ય નથી કેમ કે પાછળ પ્રકાર છે વિસર્ગનો લોપ તો સંભવ છે નહીં વ્યાકરણની દૃષ્ટિથી એટલે એમણે જે અર્થ કર્યો છે એમને એવું કદાચ લખાણ પ્રાપ્ત થયું હોય કયામાંથી એમણે કર્યું છે આપણે અને જો એવું હોય કે દેવ પ્રતિપાદિત મંત્રો ના જોનાર તો એટલે શું દેવ પ્રતિપાદિત મંત્ર કઈ નીકળ્યો એટલે મંત્રો જે છે એનો મુખ્ય વિષય તો કોઈ કોઈ દેવતા વિષયક જ મંત્રો હોય તો એ જે દેવતાનું પ્રતિપાદન કરનારો મંત્ર છે એના દ્રષ્ટા એટલે એનો જેને સાક્ષાત્કાર છે એટલે મંત્રના જે અધિદેવ છે એ જેના સામે હાજર હાજર છે એવો તાત્પર્ય પણ એનાથી અહીંયા કોન્ટેક્ટ શું આવ્યો એનો મતલબ એ જાતની દેવર્ષી પદ છે એની વ્યાખ્યા સમજાવી એમ નહીં મતલબ આ જાતનું મતલબ દેવર્ષી આપણે જેવી એમની ખરાબ ઇમ્પ્રેશન છે એ આપણે એમ સમજી લઈએ એવું નથી અલૌકિક છે દીદી અહીંયા એવું પણ સમજી શકાય ને કે એમને નારદ એટલે આ તો મારી સમજ છે સાચું ખોટું નહીં જાણતી પણ એટલે નારદ પંચરાત્ર કર્યું એમાં કે છે ને કે એટલા ચાર હજાર જેટલા શ્લોક છે ને એમાં એ બધા દેવોના મંત્રો છે એમાં તો એ પણ એક ઉપમા આપી હોય એવું હોઈ શકે છે આ એક આપણે આમાં ઉમેરી દઈશું ટિપ્પણી આ એક એવું નથી હું તો પૂછું છું એટલે મને ખબર નથી એટલે અહીંયા એવું કહી રહ્યા છે ને એનું ગુજરાતી ટ્રાન્સલેશન જોઈએ ને છે તો એવું લાગે છે સંસ્કૃત થી તો આપ જ જણાવી શકો છો હું મને કન્ફ્યુઝ છે એટલે હું પૂછું છું ના ના બરોબર હોઈ શકે હા ઓર કોઈ વીણા રાખે તો એ આમાં કીધું છે કે ધર્મનું ભાગવત ધર્માણામ ઉત્તમત્વમ ખ્યાપયન્નિવ પીડા પાણી તે ઉત્તમતા બતાવવા માટે ભાગવત ધર્મની એટલે એનું ગાન કરતા રહેતા એ તાત્પર્ય છે સહાયક ગાનમાં વેદ મંત્રોમાં પણ વીણાનો પ્રયોગ તે રીતે છે આશ્રમમાં તો ખાલી લોકો એટલે બધા લોકો બધા લોકો ફરે ને પણ વ્યાસજી પાસે આવ્યા એના માટે આવ્યો ને કે એ ત્યાં બિરાજ્યા તેવા સત્તા હોય એવા લોકોએ જોયા નહીં આ જે વાત છે ને આ મૂલમાં જે આવી ને એ વીણા પાણી સ્મયન નિવ એનો અહીંયા અર્થ કરી રહ્યા છે કે સ્વાવતરમ પ્રાપ્ય ઉર્જિતો વિકસન મુખો લોકૈર હસન નિવ દૃષ્ટ હવે વ્યાસજીને આજ આપનો ઉદ્વેગ છે તો આ એક સારો અવસર છે કે જ્યારે હું એમને આ વાત કહું એટલે એમને પોતાની વાત કહેવા માટેનો જે અવસર પ્રાપ્ત થઈ રહ્યો છે એનાથી એમના મનમાં જે ઉલ્લાસ થયો છે એનાથી એ એમના બુક ઉપર છે આવું બધાએ જોયું એટલે નારદજીનું જે દર્શન છે એ બધાને હસતા થયું વીણા સાથે દર્શન કરે છે એવું બધાના લોકોમાં સ્થાપેલું છે એટલે એનો અર્થ સમજાવે કારણ ત્યાં તો કોઈ બિરાજતું હતું ને આશ્રમમાં તો બીજું હશે બધા હા એ તો એકદમ લોકો જોઈએ આગળ જોઈએ કદાચ એવો કોઈ સંદર્ભ હોય તો અહીંયા તો એ વાત નથી સમજમાં આવતું પણ હોઈ શકે કે વ્યાસજીના સુધી પહોંચતા પહેલા કોઈ લોકોને એ રીતે દ્રષ્ટિગોચર થયા હોય વ્યાસજી તો એકાંતમાં હતા એ વાત સાચી છે પણ તેના પહેલા નારદજીના આગમનમાં કોઈ એવી રીતે હસ્તા મોડા દર્શન થયા હોય એવું કોઈ આશય હોય છે પણ જોઈએ આગળ આપણને ખબર પડશે આગળ શરૂઆતમાં કર્યું છે સાચું પૂજન વગેરે નારદ પ્રશ્ન સાચું પૂજન કર્યા વગેરે કર્યા વિના નથી સમજાતું એટલે પૂજન કરવાનો સમય જ ન મળ્યો અને સીધા આવીને બેસી જ ગયા એ ગયા અધ્યાયમાં જ આવ્યું ને એ અર્થમાં કહેવામાં આવ્યું છે એમનો સાક્ષાત્કાર એમને ન કર્યો પણ પૂજન વિધિ જે હોય ને આવો અતિથિ ને જે પૂજન કરવાનો જે હોય છે ને એ ન થયો પ્રયાસ તમે કોણ બોલ્યો હમણાં જયશ્રીબેન બોલ્યા અમને નહીં સંભળાયું પંકજ સમજાયું બીજાને સ્પષ્ટ સમજાયો આ પ્રશ્ન પૂછું છે આજે ખલિકામાં કહ્યું છે કે સાચું પૂજન વગેરે કર્યા પ્રશ્ન હા એટલે શું પૂછ્યું સાચું પૂજન સાચું પૂજન હા બોલો જયશ્રીબેન તમે તમારો પ્રશ્ન જરા પાછો અમને સમજાવો એટલે અહીંયા લખ્યું છે ઉપર કે સાચું પૂજન વગેરે કર્યા વિના નારદે પ્રશ્ન કરે છે તો આગળ તો એવું કહી દીધું કે કયા પૂજન કર્યું હતું એ બધી વાત થઈ ગઈ તો પૂજન તો કર્યું હતું પણ એટલે એક્ઝેક્ટ જે કરવું જોઈએ વિધિ પ્રકારે નહોતું કર્યું એ રીતે સમજવાનું કેવી રીતે સાચું પૂજન લખ્યું છે સાચું પૂજન પ્રતિપૂજન ની વાત અહીંયા મૂળમાં તો એ છે પૂર્વાધ્યાયાંતે નારદ પૂજિત ઇત્યુક્તમ આના પૂર્વના આ રીતે વ્યાસજીએ નારદજીનો સત્કાર કર્યો એ વાત કહેવામાં આવી તત્ર પ્રતિપૂજનાદિકમ અકૃત્વા ભિન્ન ક્રમેણ પૃચ્છતી એટલે હવે વ્યાસજીએ કર્યું તો નારદજીએ હવે પ્રતિપૂજન કરવું જોઈએ એવો શિષ્ટાચાર છે પણ એ શિષ્ટાચાર ન કરીને નારદજી સીધા જ ચાલુ થઈ ગયા કહેવાની વાત જે છે તે એ કહી રહ્યા છે કે આ સતમ મુખમાસીનમ નહીં તો વચ્ચે આ બધી વાતો આવી જોઈતી હતી ને કે એમણે કર્યું તો પછી પછી એમ નારદજી આવું કહ્યું કેમ છો મજામાં અહીંયા કેમ બેઠા છો એમ સીધો જ પ્રસંગ છેડી દીધો તો અહીંયા સાચું ખોટું એવું કઈ સમજાતું નથી પણ જોઈએ પ્રીતિબેન કે છે હશે તેમને આ એટલે નારદ એટલે આગળના બેસીને હવે હું મદદ કરી એમ કર્યું સાચું પ્રતિપૂજન નું સાચું પૂજન છે તેત્રીસમો ક્યાં છે હા હા એમ સમવિજ્ઞાય સહસા પ્રત્યુચ્છાયા આગતમ મુનિ પૂજયા માસ્ય વિધિવ નારદમ સુરપૂજિતમ સારું ચાલો નહીં એટલે ત્યારે આપણે કયો કે અતિથિ જયારે આવે ત્યારે યજમાન હોય ઇન્વાઇટ કરે પછી એને અંદર આવવું જોઈએ પણ નારદજી એવું કોઈ એક્સપેક્ટ કર્યા વગર સીધા અંદર પધારે છે એટલે વ્યાસજી એમ અચાનક એમને જોયું ઉભા થઈ સત્કાર કરવા એટલે એ પ્રોપર મેથડ પ્રમાણે ના થયું એ તો એવા સમયમાં ઉભા થઈ બીજી પ્રમાણે એટલે એ પ્રોપર મેથડ પ્રમાણે ના થયું એ અર્થમાં કદાચ સારું થઈ ગયું જયશ્રીબેન હા હવે પ્રણામજીજી હેલો હા મોટો પુરુષ પણ મોહ પામે છે એટલે વૃદ્ધિની ઈચ્છા કરતા મૂળનો પણ નાશ થાય છે એવા અભિપ્રાયથી નીચેના શ્લોકમાં સ્વાભાવિક કુશલ સંબંધી પ્રશ્ન કરે છે એટલે નારદજી ત્યાં પધાર્યા વિપ્રશી પાસે અને હવે જે પ્રશ્ન કરી રહ્યા છે તે પહેલા ઉત્થાનિકા એમ કે છે કે મોટો પુરુષ પણ મોહ પામે છે એટલે કે વૃદ્ધિની ઈચ્છા કરતા મૂળનો પણ એટલે જ્યારે એ પોતે આગળ વધી રહ્યા હોય છે ત્યારે એ લોભ થવાથી એને જે બેઝ હોય છે એટલે કે મૂળ એટલે અહીંયા વેદ વ્યાસજીએ જે વેદ ધર્મના ધર્મ જે આચર કર્યો એટલે કે વેદના વિભાગ કર્યો કર્યા એમાં એ પોતે ભગવાનના ગુણગાન ગાવાના જ રહી ગયા એટલા માટે એવું કહી રહ્યા છે કે વૃદ્ધિની ઈચ્છા કરતા મૂળનો પણ નાશ થાય છે એવા અભિપ્રાયથી હવે કુશલ સંબંધી પ્રશ્ન કરે છે નારદ કહે છે પારાશર્ય મહાભાગ ભવત કચ્ચિદાત્મના પરિતુષ્યતિ શારીર આત્મા માનસ એવવા હે મહાભાગ્યવાળા હે પારાશર્ય તમારો શારીર અથવા માનસ જ આત્મા કોઈ સ્થળે તમારા પોતાથી સંતોષ પામેલો છે આવો પ્રશ્ન કરી રહ્યા છે પરાશર તો મોટા વૈષ્ણવ હતા તેમના પુત્રને ભગવાનના માર્ગમાં સંદેહ કેમ થાય એમ પિતાના નામથી સંબોધન કરી તેમનામાં તે પિતા વૈષ્ણવ હોવાની જાગૃતિ કરી કારણ કે શક્તિવાળો યોગ્ય હોય ત્યારે તેને ભગવાનના માર્ગનો બોધ થવાનો સંભવ છે એટલે અહીંયા જે પારાશર્ય જે સંબોધન કર્યું એ એટલા માટે કે એ મોટા વૈષ્ણવ હતા એમના પિતા એટલે વેદવ્યાસજીના તો એમના પુત્રને આ ભગવાનના માર્ગમાં સંદેહ કેમ થાય એટલા માટે એમણે પિતાના નામથી સંબોધન કર્યું અને એનાથી એના પિતા જે વૈષ્ણવ હતા એટલે આપના પિતા વૈષ્ણવ છે એમ કરીને એમની વૈષ્ણવતાની જાગૃતિ કરાવી કેમ કારણ કે એ અધિકારી હતા એટલે શક્તિવાળા હોવાથી એમને માર્ગના ભગવાનના માર્ગનો બોધ થવાનો સંભવ છે એટલા માટે આ વૈષ્ણવ હોવાની જાગૃતતા કરી પછી કે છે હે મહાભાગ્યવાળા આ સંબોધનથી વ્યાસે તેમનું કાર્ય કરેલ હોવાનું કહેલું છે એટલે વેદ વ્યાસજીએ જે આ વેદોના વિભાગ કર્યા આજે ધર્મ સંબંધી કાર્ય કર્યું એટલા માટે નારદજી એમને મહાભાગ આ સંબોધનથી આવકારે છે પછી કહે છે કોઈ સ્થળે આ શબ્દથી કોમળ પ્રશ્ન કરે છે એટલે અહીંયા કચ્છી આત્માના કહ્યું છે ત્યાં કોઈક સ્થળે એનાથી કોમળતાથી પૂછે છે શારીર આત્મા આત્મના એટલે તમારાથી અથવા અથવા તો તમારા પોતાનાથી સંતોષ પામેલો અહીંયા એક સારી શારીરાત્મા શબ્દ છે અને આત્મનાથી એટલે કે તમારાથી તો અહીં એમ કે છે તમારા પોતાનાથી સંતોષ પામેલો એમ ભેગું લેવું એટલે અહીંયા બીજી ફૂટનોટમાં એવું કે છે કે વ્યાસે ચિંતા કરેલી તેમાં મારો દેહ સંબંધી એટલે કે આત્મા એમ કહેલું તેમાં મારા શબ્દથી સંઘાત જણાવેલ તેમ અહીં ભવતઃ એટલે કે તમારા શબ્દથી સંઘાત જણાવેલ છે આ પક્ષમાં તું એટલે તો શબ્દ યોજ્યો તેથી પછીના માનસ આત્મામાં વિષયની પ્રાપ્તિ થાય ત્યારે સંતોષ થતો નથી એમ જણાવેલ છે અહીંયા જે જ્યારે વેદવ્યાસજીએ ત્રીસમા શ્લોકમાં એવું વિચાર્યું કે મારા દેહના સંબંધવાળો આત્મા શક્તિવાળો સર્વશક્તિવાળો હોવા છતાં પણ ફળ પ્રાપ્ત નથી કર્યું થયું એટલા માટે અહીંયા એમને અહીં આત્મના શારીર આત્મા અને આત્મના એનાથી નારદજી પૂછી રહ્યા છે કે તમારા પોતાનાથી સંતોષ પામેલો તો એમાં મારાથી સંગાત લીધું છે જે ભવત શબ્દથી અહીંયા જણાવ્યું છે અને ત્યાર પછીની ફૂટનોટમાં એવું કહ્યું ને કે તેથી પછીના માનસ આત્મામાં વિષયની પ્રાપ્તિ થાય ત્યારે સંતોષ થતો નથી જે આ વાક્ય ના સમજાયું અને ત્યાર પછી એમ કે છે કે આ બંને વસ્તુ ભેગી લેવી એટલે શારીર આત્મા અને આત્માના એટલે વિષય પ્રાપ્ત થયા ન હોય તો તો પોતાથી જ અસંતોષ રહે એટલે વેદ વ્યાસજીને જે ફળ પ્રાપ્ત ન થયું એનાથી એમને સંતોષ રહે છે એ વાત અહીં કે છે તો તમારે ભગવાનથી તો સંતોષ થવો જોઈએ આથી લૌકિક અને અલૌકિક સંતોષ ન થવાનું કારણ પૂછાયું આથી શરીરાત્મા અને આત્મના એનાથી લૌકિક અને અલૌકિક એટલે દેહ સંબંધી અને પોતાનાથી એમ એટલે આત્મા સંબંધી એમ અહીંયા લૌકિક ને અલૌકિક સંતોષ ન થવાનું કારણ પૂછ્યું એવી રીતે માનસ આત્મા સંતોષ પામેલો છે એવ એટલે જ શબ્દથી પહેલા પ્રકાર એટલે સારી આત્માની ગૌણતા સૂચવેલી છે એટલે અહીંયા બે વાત કરી છે એક સારી રાતમાં ને એક માનસ તો અહીંયા માનસ મનથી જે સંતોષ નથી પામ્યા એની ઉત્તમતા બતાવી છે ને એની સામે સારી રાતમાં જે સંઘાતથી કહ્યું છે તો એને ત્યાં ગૌણતા સૂચવેલી છે જે જે આટલું સમજાયું શું ન શું સમજાયું આજે ફૂટનોટમાં કહ્યું ને કે તેથી પછીના માણસ આત્મામાં વિષયની પ્રાપ્તિ થાય ત્યારે સંતોષ થતો નથી અને ઉપર એમ કે છે કે વિષય પ્રાપ્ત થયા ન હોય તો તો અસંતોષ જ રહે છે એમ એટલે આ વસ્તુ મને ના જોડાઈ રહી સમજાય એવું લખેલું છે વિષય પ્રાપ્ત ન થયો હોય તો પોતાથી જ અસંતોષ થાય અને નીચે એવું લખ્યું છે કે પછીના માનસ આત્મામાં વિષયની પ્રાપ્તિ થાય ત્યારે સંતોષ થતો નથી આના ઉપર નીચે તમારા પોતાની સંતોષ પામેલો એના માટે છે પણ એથી કરીને એક કરીને જોડવાનું તમારા તમને સંગાત જણાવે છે આ પક્ષમાં તું એટલે કે તો શબ્દ યોજ્યો તેથી પછીનામાં વિષયની પ્રાપ્તિ જાય ત્યારે સંતોષ કરો તેથી આગળ જોડવાનું છે ખાલી એટલે નીચેની સ્થિતિ નથી લેવાની એમ અહીંયા એવું સમજાય છે કે વિષય તો જે ડાયરેક્ટલી વિષય પ્રાપ્ત ન થયો તો આપણને પોતાનાથી પણ અસંતોષ રહે પણ માનસમાં વિષય પ્રાપ્ત થયો તો પણ સંતોષ નથી થતો એટલો અસંતોષ રહે બરાબર છે બંનેનો અર્થ તો જુદો જુદો જ છે એટલે સાક્ષાત આપણને વિષય પ્રાપ્ત ન થાય તો અસંતોષ રહે અને માનસમાં વિષય પ્રાપ્ત થાય તો પણ અસંતોષ જ રહે મારા એટલી જ માનસમાં છે આ તો ખાલી સામાન્ય અર્થ છે પણ આમાં તો બીજે વધારે લાગે ભગવાનથી તો સંતોષ થવો જોઈએ એટલે મહાભાગ અવત આમને વ્યાસજીને નારદ એમ કહી રહ્યા છે કે તમે તો ભગવત સ્વરૂપ જ છો તમારા માટે તો આ વાત લાગુ પડે એવી નથી અન્ય કોઈ વ્યક્તિ હોય તો એના માટે આ વસ્તુ સંભવ બને પણ તમે તો ભગવાન છો જાણો છો આ બધું સારી આત્મા એટલે આત્મા જ સમજો દેહાભિમાની દેહાભિમાની એવું કેમ વ્યાસજી માટે કીધું જો કે ત્રીસમા શ્લોકમાં તો વ્યાસજી પોતે એવું કે છે કે મારી દેહની આત્મા ને સંતોષ ન થયો એટલે એમને તો કઈ એવી અવસ્થા મમતા તો હોય નહીં છે મતલબ એટલા જ્ઞાની છે એમ તો ખબર જ હોય ને કે મતલબ એનાથી સંદર્ભ શું મતલબ મારી દેહના સંબંધ વાળી આત્માને સંતોષ ન થયો એટલે શું મતલબ દેહ છે એટલે સંતોષ ન થયો હા પણ સંતોષ ન થવાનું કારણ તો ભગવત ભજન ન કર્યું એ છે ને એટલે દેહાભિમાની હોવાને કારણે એ સ્વતઃ સ્ફૂરિત ન થયું કે ભગવત ભજન મારે કરવું જોઈતું હતું એની જગ્યાએ બીજું બધું મેં કામ કર્યું છે પરોપકાર વગેરે કર્યા એટલે કદાચ આગળની પુસ્તકમાં પેલા આગળમાં સર્વાત્મક થવાનું પૂછતા હતા તે એમાં કદાચ એની રીતે લાગુ પડે કે જે દેહાભિમાનને ઊંડા મુક્તાને લીધે એમને સર્વાત્મક ભાવ નહોતો થયો એટલે એમને અસંતોષ કરે એટલે ભગવત બીજે કીધું ભગવત પણ પછી આપણને અંદર એવું પણ આવ્યું કે સરસ્વતીના જલનું પવિત્ર જલનું પાન કરવાથી એમને જ્ઞાન થયું એ હવે જવું પડશે તમે સ્થાનેશ્વર પ્રતોદક હવે તો સેટેલાઇટે પણ શોધી કાઢી હમ અને ત્યાં યમુનાનગરમાં ને ત્યાં અંડરગ્રાઉન્ડ સરસ નીકળી આવી છે આપણે જવું તો જઈ જ શકે અવતારમાં તો જે જે વખતે એવું કહ્યું છું પણ એ અવતારોમાં તો આવું હોય છે એટલે દેહાભિમાની છે એનાથી પ્રોબ્લેમ નથી દેહાભિમાની હોય પણ મતલબ ભગવત ભજન ન કર્યું એમાં દેહ ક્યાં વચ્ચે આવ્યો એમ એટલે હું દેહાભિમાની છું એટલે સંતોષ ના થયો એ ના એટલે એ જ યાદ આવી ગયું આવું પણ એમની સાથે થયું એમ આવું પણ થયું એવી રીતે આવું પણ ભગવત વિમુખ કરાવનારું દેહાભિમાન જ તો છે ને એટલે કેમ થાય કે એમને કે આવું બધી પ્રોબ્લેમ થઈ જાય આપણે એવું વિચારીશું અને આથી લૌકિક અને અલૌકિક સંતોષ ન થવાનું કારણ પૂછાયું તો લૌકિક સંતોષ એટલે મનુષ્ય સહજ પોતાના કાર્યથી જે સંતોષ થવું જોઈએ એવું આમાં બે વાત પૂછી ને હે મહાભાગ પારાશર્ય તમને આ શરીરથી અને આત્મા મનથી આ બે વાત અહીંયા પૂછી ને તો લૌકિક અલૌકિક બંને રીતે અહીંયા કહી મતલબ એનું જેમ કે શરીરથી સંતોષ ન થવો અને મનથી સંતોષ ન થવો એનું મિનિંગ શું મતલબ ઇન્ટરપ્રિટેશન શું કેમ કે અસંતોષ જે થયો એ તો એ સંબંધિત થયો ને કે એમને પોતાના કાર્યમાં કાર્યના કારણે જેટલો સંતોષ થવો જોઈએ એટલો ના થયો તો એમાં શરીર અને મન એ બંનેનો શું રોલ આવે એટલે તમને જે અસંતોષ થઈ રહ્યો છે એ લૌકિક કારણથી છે કે અલૌકિક કારણ છે એમ બંને રીતથી એમણે આ પ્રશ્ન કર્યા છે બાપ શું ખબર પડે નારદજી ને એમ લાગ્યું છે કે તમારા મનમાં જે કઈ પણ હોય તે કહી દો સૌથી કારણ હતું સંતોષ તો મનનો ધર્મ એમાં શારીર આત્મા એ નથી નહીં એટલે આગળ આ વાત પણ બતાવી હતી તમે લોકોએ ધ્યાન આપ્યું તો ભિન્ન ભિન્ન મતો આપ્યા હતા એના સંબંધમાં કે આત્મા છે એ આત્માને કેટલા કેટલા પ્રકારના અભિમાન છે તેમ નૈયર હા એમાં એ એ બંને વાતને અહીંયા સાથે રાખી અને કૃષ્ણ કરી રહ્યા છે શરીરાભિમાની પણ આત્મા હોય છે મનની અભિમાની પણ આત્મા હોય છે એટલે આમાં સમજવાની વાત એટલી છે કે આત્મા તો આપણો દેન્દ્રિય પ્રાણ અંતકરણ વગેરે છે એ બધા સંઘાતના અંદર છે પણ એ આત્માનું એટેચમેન્ટ એની આસક્તિ કોઈકના સંદર્ભમાં દેહમાં વિશેષ હોય કોઈકની અંદર અંતકરણ પ્રતિ વિશેષ હોય કોઈકની ઇન્દ્રિયોમાં આસક્તિ વિશેષ હોય એમ એ આસક્તિ છે એ પોતાનું વજન બદલે છે એમ દાખલો આપો એમ કે જાકીર હુસેન છે એને દેહાભિમાન કરતા ઇન્દ્રિયાભિમાન પ્રબલ છે કેમ કે એનો આખો ખેલ આંગળીઓનો છે એટલે આંગળીનો એનું પ્રીમિયમ કરોડો રૂપિયા ભરે છે આંગળીનો ઇન્દ્રિયાભિમાન એનું પ્રબલ છે હવે કેટલાક જે ચાયના બગીચાઓમાં ચાયનું ટેસ્ટિંગ કરતા હોય જેમની એ ઇન્દ્રિય બહુ તેજ હોય એમનો પોતાનો એ ઇન્દ્રિય પ્રત્યે અભિમાન વધારે હોય હવે જે લોકો મોડેલિંગ કરતા હોય તો એ લોકોનું દેહ વગેરે સંબંધમાં એમનો અભિમાન વિશેષ હોય દરેકના અભિમાનનો વજન છે બદલતું જાય છે ક્યાંક મનોભિમાની છે ક્યાંક દેહાભિમાની છે ક્યાંક ઇન્દ્રિયાભિમાની છે હવે ભલું પૂછવું રામદેવ બાબાને પ્રાણાભિમાન કદાચ વધારે પ્રાણા પ્રાણાયામ પ્રાણાયામ બધાને કરાવતા હોય નીતાબેનને પણ કદાચ થોડું ઘણું થઈ ગયું હતું કેટલાક તે જાતનું વજન બદલી જાય છે દરેક વ્યક્તિ ચિંતકો છે એમણે પોતપોતાની રીતથી અભિમાની આત્માને એ રીતે કરી છે હવે ના પાડે છે મૈત્રી રાજા આગળ કરવા અહીંયા છ લાખ આવે